કોઈ પણ માણસ ઓબ્લાઇઝિંગ છે ત્યાં મોક્ષ કેમ કહેવાય જે બનાવનારે હોય તો ઓર્ગેનાઇઝિંગ કરવું આપણે તો અને એ શું લઈ જતો મોક્ષ મોક્ષ કેવો હોવો જોઈએ મારે કહ્યું અંડર હેન્ડ નહીં બસ એવો પૂરતો ઉપરી ઉપરું કોઈ નહીં તું જ છું જે છું તે એટલે ઇન્ડિયામાં ભાઈ ભાઈ બધું ઘટી રહે કોઈ તમારા બાપ ઉપરી નથી વર્લ્ડમાં આવો હું છું તમને બધું એવો છું નહીં છોકરા તમારે તમે બધા દઈ જ જેવા લાગો મારી પ્રેમ તમને અમારું પ્રેમ ઓળખો વાર લાગે કારણ કે તમારામાં તો ડખોર પાસે પછી ફેરફાર ક્યારે આવી ગયો દાદા તમારા આપણા તમારામાં પછી આપણો ફેરફાર ક્યારથી આવ્યો કે ફેરફાર એ કઈ તે અચિંત થઈ ગયો ફેરફાર કારણ કે મને બહુ ચિંતા થતી હતી એટલી બધી ચિંતા કે આખી દુનિયામાં કોઈને ચિંતા ના હોય એટલી ચિંતા મને એકલા થતી ત્યારે મારા મોટા ભાઈ કેવા હતા એ બહાર નીકળ્યો ને તો પચાસ હો માણસ ઊભું હોય અને એ બહાર નીકળે ને તો પેલા આઘા પાછા થઈ જાય એનું ચીનો જે ચીનો એવો હતો એનો મોડા બોલો એમને દેખતા જ ચમકે એવો ચીનો હતો હું ચમકતો હતો હવે એવા માણસ મને શું કે છે તારા જેવો અહંકારી ને કોઈ જોયો નથી કે મારા કઈ અહંકાર અહંકાર પછી ખોટ તમને જડીક મારા ભાઈ કહેતા હતા વાત સાચી અહંકાર મારો જબડો હતો તેની ત્યારે ચિંતા થાય ને જેટલો અહંકાર ચિંતા હોય શું કહ્યું ઊંડો મારો હતો અને ભાઈ તો સીધા માણસ હતા બીજા પણ એનો સીમો જ એવો તો જાય એટલે અમારા ભાભી ને શું કે મહારાણી દાદા મામત ના દે મામત ના દે કડક મગજના બહુ કડક તમને લોકો શું કહેતા હતા કે તમે પથારી નહીં મરો કે તારી ભૂલ અમને કશું થાય નહીં આરામથી મતતી વખતે બધા કહેતા રહો જોડે પેલી વાત રહી થઈ ગયો પછી ફેરફાર પછી આ જતો રહ્યો ફેરફાર બાકી મૂર્તિ આ મમતા રહીત માણસ હતો કેવું મમતા એટલે તમે કશું બંધાવો તો હું લઉં નહીં હું ખાવું ખરો બે બે મોડા કે બે મોગરી ખવું ખરું આ લોકો બાંધી લાવે ના ના નહીં થોડો બધિયારે મમતા ને બહુ ઓછી મમતા જૂજ મમતા અહંકાર બહુ જાણે સુઈ દુનિયા મોટા રાજા તેમાં કશું સગવડ નહીં <laughs> અહંકાર આ કોન્ટ્રાક્ટ નો ધંધો એમાં શું છે ઘોડેથી તે કઈ તેના કઈ બે પાંચ લાખ રૂપિયા હતા પણ પાંચ દસ હજાર રૂપિયા હોય બહુ તાર દસ હજાર એ બધો મ્યાણો ચડી ગયેલો મ્યાણો અહંકાર ચડી ગયેલો અમારી તો છ ગામ વાળાને તો વાગડે ને ચેક હેડ્યો ચેક હેડ્યો બસ એનો છોકરો આપણે ચેક કે પડવા ગુરુ ભણાવવા જવાની છે ને ગુરુ પૂર્ણિમા ઉજવવાની છે સંધારે છે કાલે જ્ઞાન છે કોઈ આવવાનું પુસ્તક વાંચ્યું એમણે મોટું આપણું શીલ પુસ્તક એમણે વાંચ્યું તો શીલ દર્શક બ્રહ્મચર્ય તો એમ કે છે કે એમાં આપે લખ્યું છે કે શિલવાન હું પણ શિલવાન નથી કરી હું પણ પૂરેપૂરો શિલવાન નથી આપની ખસી થાય અડ્યા નહીં ની આંખ દેખતા ગભરામણ થાય જો મારા આંખમાં બે ગુણ હોય જ્ઞાની ના ગુણ ખરા પણ ચીલવાર ના ગુણ નહીં જ્ઞાની ના બે ગુણ હોય અમારામાં સૌમ્યતા અને પ્રતાપ બંને ગુણ હોય કેવા હોય સૌમ્યતા અને પ્રતાપ હા ચંદ્રમા જેવી સૌમ્યતા હોય અમારી પાસે અને સૂર્યનારાયણ જેવો પ્રતાપ હોય શું હોય પ્રતાપ હા અને ત્રીજો ગુણ કયો હોય સમુદ્ર જેવી ગંભીરતા હોય અને હિમાલય જેવી સ્થિરતા હોય કેવી સ્થિરતા હિમાલય દલે ડગેતા ડગે હા ત્યાર જ્ઞાની ગુણો ખરા શીલ ના ગુણ તો શીલ તો ભગવાન કેવળ જ્ઞાની થાય આપે કોઈ શીલવાન જોયા છે ખરા આપે કોઈ શીલવાન જોયા છે ખરા શીલવાની વાત ના કર્યા કેવળ જ્ઞાની ભાઈ તીર્થંકર બધા ચીરામ કહેવાય ભાઈ ને આ તો બધા પછી શબ્દ લખવા બધા લખે ને દાદા જરાય ગુસ્સો ના હોય જરાય કશું બીજો ના હોય બધા મોજા ને આપણે કીર્તિભાઈ પૂછે છે કે આપણે કહ્યું એક આંખમાં સૌમ્યતા હોય એક આંખમાં પ્રતાપ તો કઈ આંખ ડાબી જમણે એવું કશું હોય હવે કોઈ નઠાળો માણસ આવે ને તો પેલી બાજુ પગથિયા પેલી બાજુ પગથિયા ચડતા જ એને ગભરામણ થાય કેટલી બધી અસર પડે ઘણા લોકો મેં દેખાડે કે જો પેલો આવે છે ને પાછો જતરે છે કે પગથિયા પેલે નીકળી જાય ને તાપ કહી છે કે જો સૂર્યના જેવો તાપ હોય પ્રતાપ કેવો હોય પ્રતાપ અને સૌમ્યતા સમજે છે લોકોનામાં શું હોય એક જ ગુણ હોય વાં તો સૌમ્યતા હોય કે ગોતપ્રતા હોય જો બે સાથે ગુણ ના હોય જ્ઞાની નામ બે સાથે વિરોધાભાસ ગુણો ચાલે કેવા છે પણ જ્ઞાની નામ બંને સાથે અને સિલવાન ના બીજા ઉમેરવાના એમને સિલવાન ના બીજા ઉમેરાય પછી શીલવાન ના પણ બીજા ઉમેરાય ગુણો એમ શીલવાન ના જે ગુણો હોય વધારે પછી એડ થાય એમાં ઉમેરાય એવું જ્ઞાની આ ચાર ગુણો તો હોય પ્લસ શીલવાન ના પણ ગુણો શીલવાન એટલી ઊંચી શીલવાન તો ના ચાર ગુણો પેલા એ તો વયા જ ત્યાં તો વયા જ શું પણ કીર્તન કરવાની જ વાત કરી ના નથી એવું કશું આવ્યું બાબુ જવું તો આપણે છે શિબિર કાઢી દીધેલો લોખંડ કાઢી દીધેલું પછી બંધ કર્યું અમારા ભાગીદારે પૂછ્યું મેં કહ્યું બેંકમાં કેટલા રકમ છે આપણી કારણ કે બેંકમાં તો હમણાં કઈ ખાસ નથી બે પાંચ હજાર રૂપિયા છે અને બે લાખ ની ચોરી ગઈ તો પાંચ હજાર રકમ વધતી જતી તકરાઓમાં કશું રહ્યું નથી કે છે તમે ભાઈ આપડે તો બંધ કરી દો બસ તો માલ રહેતો નથી બંધ કરી દો આ ખોટું ચાલ્યા આપડે ઉભે ચાલ્યા એટલે અમારા ભાગીદાર કહ્યું આપડે આ બંધ કરી દેવું છે કારણ કે બંધ કરી રીતે બરાબર હરીફમાં ઉભું રહેવા છે તો મને છૂટો કરી નાખો આપડે બે છૂટા થઈ ગયા ના તમને છોડું ને એ તો કે ચોરી બંધ કરી દઈએ કે તારથી બંધ કરી દે આખા ઇજનેર ખાતામાં ખાતરી કે દાદા એ કોંગ્રેસ ચોરી નહીં કોઈ જતો પછી સારું કરી ઉઠતું પછી ભેગા થયા સારું મળતું હતું લોક ગતું નથી બોલે તો આ તો તમે કયા તમને આમ ચાંગા ચાંગા ના ચાંગા ગણદેવી ચાંગા આપણે ગણદેવી પાસે ગણદેવી પાસે ચાંગા ગણદેવી પાસે આવી ચાંગા શબ્દ છે હા ચાંગા આપણે પાસે ચાંગા છે પેટલાદ પાસે પેટલાદમાં પેટલાદમાં દાતાર મિલતી દાતાર મિલ દાતાર શેઠ હતા દાતાર મિલતી એ દાતાર મિલ મારા શેઠ તે હાથ પેઢી થી પાવડા થી ખોપી ખોપી દોન આપ્યો શું કર્યું પાવડે થી રૂપિયા ઉજેરી દોન આપ્યો લોકોને તો એમ તો ખૂટતા નતા અરે આપણે આ ચોરીઓ રાત દાડો કરી વધતું નથી જો ગુણાકાર મેળવ્યો આવી જતો ગુણાકાર થયો પાવડે ના આવડી ને આપણે લક્ષ્મી બોલે લક્ષ્મી સારા આપવાથી જ શું થાય આપણે તમારે રૂમ હોય ને તે રૂમમાં છે સાથે ખૂબ પવન કંટોળીઓ છૂટો હોય ટોર્નેડો ત્યારે તમે શું કરો બારણા બધા વાહી દેતા કે હું કહું ના એક જ એક ખુલ્લું રાખો શું એક ખુલ્લું રાખો આ ખુલ્લું રાખી શું થાય આખા રૂમમાં જેટલો પહેરાય એટલો પવન પહેરી જાય પછી એમાં પવન આટલું પહેરી નાખે ને જગ્યા જ વેક્યુમ નથી થવા તો ખબર ને હવે જો કદી મહી ભગવાન પહેવા આવ્યો હોય તો એક બાળું ખુલ્લું કરી નાખો પાટલી બાજુ તો પેસા કરશે નીકળ્યા કરશે પેસા કરશે નીકળ્યા કરશે પેસા કરશે અને જ્યારે મહી પહેવા રહી દેવો ત્યારે બારણા બધા બંધ કરી એક બાળું ખુલ્લું રાખવાનું એવો આ ધનનો સ્વભાવ છે કેવો છે જો બારણા બંધ કરી દીધા આપવાનું બંધ શું કહે આ તો હવાનું માપી જોજો ઘેર હા હવાનું કરી જોજો ઘેર સાચી વાત એર તે હારી ને ત્યાં પડ્યું રહી મારે અને લાખો રૂપિયા ધૂળધણી જતા રહ્યા આ પછી ભૂજ પડી આ એકાવન પછી ભૂજ પડી તો હજુ ગુજરાત નહીં પડે નિકાલ પહેલા તો બહુ મોટા ધંધા કરેલા સ્ટેટ ટ્રાન્સપોર્ટ સ્ટેટમાં અલ્પઈમાં સૂંઠ મરીનો મોટો કોર્પોરેશન સૂંઠ મરી બધું જાયફળ જાવંત્રી બધું મળે તો આંગળી કરી તમે તો રાખેલો ને ગમે એવા મોટા ધંધા ચાલે પણ ઘરમાં તો કે આપણને અમુક જ નિયમ રાખેલો ને તમે ઘરમાં વાપરવાનો તો નિયમ રાખેલો ને ઘરમાં પૈસા અમુક જ નિયમ થી લાવતા ને ઘરમાં તો સર્વિસમાં મને મારે મને સર્વિસમાં કેટલા મળે એટલા જ પૈસા ઘેર મોકલવા રખાયેલા કારણ કે બીજા શા માટે ટકા મારા ભાગીદારથી એમ ના કહેવાય કે ઇન્કમ ટેક્સ બે લાખ લાખનો દંડ કર્યો છે તો કાગળ ના લખવો પડે અમારી રકમ ભાઈ રકમ પછી આપી દેજે મને પૂછવા ના ઉપાધિ ના જોઈએ મારે પૈસા નહીં વાપરું ઉપાધિ જોઈએ નહીં માથે સમજે એટલે અમુક જ વાપરવા એક ભાઈ દુરુપયોગ નહીં કર્યો આખી જિંદગીમાં એક ભાઈ પણ ઘડિયાળ તો ત્યાં પહેરી જ નથી બતાડે રેડિયો જોયો નથી સાંભળ્યો નથી આ મૂરખ બનાવવાનું કોણ મંતર સમજે પડે આ મૂરખ બનાવે શું રેડિયા આ બધા રેડિયા પૂરા ગાગા કરતી ગમતા નથી અને આ નવો રેડિયો એ લાવે ભો ભો કરે આ બહાર ઘર રેડિયા બોમ્બ કરતા તે ના ગમે પણ જન્મ્યા પછી કોઈ એવો માણ પાક્યો નથી જેની વાત હોભળવા <laughs> ગોબેર જેવા જન્મ્યા કોના જેવા કોના જેવા કહ્યું ગોબેલ જેવા એટલે હું દાદા સાયકલ ચેક કર્યા કરે ને વળ્યા લડમ લડમ માર માર એ તો હવે કામ લાગશે હવે એક જ ફેરો હું બોલ્યો છું તે લોકો ખુશ થઈ ગયા દાદા તમે હજુ નોંધ્યા કર્યા સાંભળેલું ને હાથે શબ્દ અહીં શિકાગોમાં એક ફરો થતો રેડિયો પર બોલે તો રેડિયો પર ને આખું વિજ્ઞાન છે આપણી પાસે કોણ આખું હોલ વિજ્ઞાન છે ચાર વેદમાં એવું નથી ચાર વેદમાં ચાર વેદ તો છે ચાર વ્યક્ત પૂરા થઈ જાય ને ત્યાં બોલે ધીસ ઇઝ નોટ શું કે આપડે જોણી મને વેદ પૂરા થયા તો દડો વર્યો નહીં એ પોકારી ઉઠે this is not that this is not that તો આપણે કહ્યું વેરી ધેટ તાકે વેદના ઉપરી જ્ઞાની પાસે ભેદ વિજ્ઞાની પાસે જા જે નવા વેદ આપે એવા છે ભેદ વિજ્ઞાની પાસે જાય ધીસ ઇઝ ધેટ કે શું કે વેદના ઉપરી હોવાય છે દાદા બધું ઉપનિષદ વાંચ્યું છે ખરું તમે કે આ બધું જ્ઞાન એકદમ આવી ગયું વેદ ઉપનિષદ એ બધું તમે પેલા વાંચેલું કે આ જ્ઞાન એમને એકદમ આવી ગયું શું વાંચવા જેવું છે તાર કયા પુસ્તક વાંચવા જેવું આ તો અનંત અવતારથી લઈને આવેલો બધું તે ફૂટ્યું એકદમ હળદાર તમારે લોકો છે સાથી એકદમ આ થઈ ગયું કઈ કોઈ લાયા હતા ને ના તેથી બર્ડ ને જરૂર પછી એ સાથી મને પૂછતો હતો તમને સી રીતે થયું એટલે એમને નકલ કરી હતી નકલ કરી એ તો હું એમને કહે છે મારું રાતે પડી જાય બધાને જોઈએ તો ખરું અમારા જોયા નહીં જોઈએ એવું તો પણ બધાને આવું જોઈએ તો ખરું ને અમારે જોઈએ છે આપણે મોક્ષી રહેવાની વાત કરીએ અગર તો તમે જો બીજાને એ કરો એ તો બધા ઉત્તમ છે એ તમે જે કોઈ આપો શું કહે બીજા ઘણા લોકો તૈયાર કરો એ તો બહુ સારું કે જે સુખ પામ્યા એ સુખ બીજા પામે એવી જ આપણી ભાવના હોય અને મારી પાસે સો તો આપતો પુત્રો છે તે આપતો પુત્રો તમે બેહાડો નહી તો તમને ખબર પડે કે આ એમની બહાર કામ કરવાનું છે આ ઇન્ડિયા મારે એમના થ્રુ ફક્ત એ લોકોને કપડાઓ જુદી જાતના પહેરાવાના પિતાંબર શું પહેરવાનું શ્વેતાંબરે નહીં શ્વેતાંબરથી કંટાળી ગયા લોકો <laughs> ભગવાન ભગવાન લડ્ડુ બમ ફ્લોપ મારે છે હા ભાઈ પિતાંબર સહેજ પીળો સહેજ પીળાશ લાગશે સફેદમાં સહેજ પીળાશ તે એ છતે વીસ વીસ પચી પચી બનાશે કોઈ થવી હચાવી ન હોય બસ એથી બધા બધા બ્રહ્મચારી વાળા અને બ્રહ્મચર્યનું પુસ્તક તો હિન્દુસ્તાનમાં કોઈ હતું જ નહીં આ બ્રહ્મચર્યનું પુસ્તક આ પહેલા ટૂંકાળ કોઈ બ્રહ્મચારી જે થયેલા જે થયેલા ને તે ભાવથી થયેલા તેના થયેલા ભાવ ભાવથી એટલે પરિણામ આવેલું એના બ્રહ્મચર્ય પાયેલા જિંદગીમાં સમજો ને પણ બ્રહ્મચર્ય શું છે એના માટે પુસ્તક લખેલું નથી આ પહેલામાં પહેલું આ પુસ્તક લખાયું તેના માટે પુસ્તકો રાખી દેલા બધા પણ હિન્દુસ્તાનમાં તો દાદા બ્રહ્મચર્ય નું પહેલેથી મહત્વ આપેલું છે એમ કે તો બ્રહ્મચર્ય નું બહુ પહેલેથી મહત્વ આપેલું એ બધો ભાવ ભાવના બ્રહ્મચર્ય એટલે ગયા આવતા ભાવ કર્યો ને તેને લઈને આ પોતાનું બ્રહ્મચર્ય આખી જિંદગી પડાય સમજે ને અને આ તો વાંચતાની હાથે લોકોને બ્રહ્મચર્ય કહેવાય આપણું સંક્ષિપ્તમાં એક છપાયેલું છે સંક્ષિપ્તમાં મોટા વેપુ છે ને નાનું તે નોનું વાંચીને મહારાજ પાસે લગભગ હોય કુટુંબ આવ્યા છે પાંત્રી વર્ષની ઉંમરના કે આ વાંચ્યા પછી અમને એમ લાગે છે કે આ વિષય પડવા જેવું નથી અમારે આ તો જાણતા નથી આને આનું સ્વરૂપ જ સમજ્યા નથી ને વિષય શું છે એ સમજ્યા નથી એટલે જે એ છે તે બ્રહ્મચારી છે તેમને આપતા પુત્ર કહીએ છીએ આપતા પુત્ર આપતા જ્ઞાની આપતા પુરુષ કહેવાય જ્ઞાની આપતા જ્ઞાની આપતા પુરુષ કહેવાય અને એ આપતા પુત્રો કહેવાય તે લોકોનું જગતનું કલ્યાણ કરવા માટે અમે અમે શિક્ષણ આપીશું એ કરશે બધા પરણેલામાંથી કોઈને પસંદ કરો ને પરણેલામાંથી કોઈને પસંદ કરો ને એ કહે કે મારી પાસે તૈયારી છે સાથે એટલે તો આગળ જગ્યાઓ આપવાની પડે આ બંધાઈ જાય એટલે બધા તો આ બંધાઈ જાય ને બંધાય છે આપતો પુત્રનું મકાન બંધાય છે અને અને એક પૂરો થાય બીજો ચાલુ થાય દાદા મહેન્દ્રભાઈ થોડુંક ગમ્યું કે છે થોડુંક ગમ્યું થોડુંક ગમ્યું થોડું ગમ્યું બીજું કેટલું ના ગમ્યું અમુક વસ્તુ હજી ના ગમી તમારે પૂછવાની હતી કે કહેવાની હતી એટલું તો જ્ઞાન નથી મને શું કે છે અમુક ના ગમ્યું કે છે કયું કયું ના કહો ચાર ગામના એ વાત ઉપર યાદ આવી કે ધ્યાન આવ્યું કે આપના ઘણા પટેલ ને બીજા ઓળખીતાઓ છે કે તમારા ફોલોઅર્સ છે કે આપણા વાત આપવાની રીત છે એ સુધારા ઉપર કરી શકાય ખરું કઈ એ સુધારા એના ઉપર કે સુધારો કરી શકાય સુધારા માટે હું પ્રયત્ન કરું સર પુષ્ટિ આપી એ જ પ્રયત્ન કરું હું વિરોધી નથી હું તો સુધારા વિચારનો અમને મને પૂછતી હતી એમાં કેવા મતભેદ છે આપણે મતભેદ જરાય નથી ના ના કરવું તમે ના ના એટલા માટે પૂછવાનું હતું એટલા પૂછવાનું હતું મતભેદ એ સારા બધું નથી આ પૈસો પૈસો સારી હોતી જ છે પહેલા કાળમાં થતે ત્યાં કાયા બગડી જશે પછી બીજું કયું ના ના એ જ વસ્તુ પૂછવાની હતી એટલું જ એ જ વસ્તુ વાત કરવાની હતી પેલી વાત આપણે અધૂરી રહી કે તમે ખરેખર કોણ છો મહેન્દ્ર તો તમારું નામ છે એ વાત કરતા હતા પછી અધૂરી રહી ગઈ ખરેખર કોણ છે આપણે લઈ જવાનું જોઈએ પહેરેલા કપડા છે નામ જે આ મહેન્દ્ર આપેલું છે તો પહેરેલા કપડાનું નામ આપેલું છે કે આ તો પહેરેલા કપડાનું નામ આપેલું છે મહેન્દ્ર ખરેખર કોણ તપાસ નહીં કરી પડે એ તપાસ કરી હોત કે એટલું આજી ઊંડો ગયો હોત તો અહીંયા જ ના બેઠો હોત દાદા એટલી જો તપાસ કરી હોત એટલો ઊંડો ગયો હોત તો અહીંયા બેઠો ના હોત બીજો હજી વધારે ધરમ માં પહોંચી ગયો હોત એટલો વધારે એટલી મમતા મૂકી દીધી હોત ધર્મ માં વધારે પહોંચી ગયો હોત મમતા કોઈને છૂટેલી નહીં મમતા કોઈને છૂટેલ નહીં બે હજાર મમતા હોય મમતા બીજ બીજ મમતા છોડી દેવાની કઈ બીજ મમતા જેનાથી બીજ પડે કેવી મમતા છે તમને બે હજાર મમતા હોય તો તારે જો ખાવાનું ના દેખાય ને તો હું આમ જોયા કરું આ દાદા ને ક્યાં ઈચ્છા છે પણ આ બીજ નથી પડતો આ મમતાથી શું કહ્યું દાદા કેમ નિચારામી જોજો કરો છો તને આમ લોકો કે ઈચ્છા છે દાદા અને પાછા કેવડા છે નિરીક્ષક છીએ હા પણ બીજ છીએ બીજ બીજ વગર ની મમતા તમારી છે તે સમજાવો કે દસ વાગ્યા આ બધાને જમાડી લઉં દૂધ થી કોઈ ટિકિટ કોઈ થી ના ઘૂસી જવાય પટેલ કરી કાઢી દાદા રોહિત પટેલ આર પટેલ કરી કાઢ્યું મારે શું કરવું મેં કીધું સલાહ તો આઈબારમાં ના અપાય તમારા દિલમાં હોય તે કરો અને દાદાને પૂછવું હોય તો આગળ લઈ જવું તમને એમ એમ કહેતા દાદા પાસે આવો એમ અને હસમુખભાઈ હસમુખભાઈ દાદા નો જ્ઞાન લીધા પછી જે બધા સગા સંબંધી હોય છે એ શિરીષભાઈ પૂછે છે કે આપણે કહ્યું ને કે દેવ લોકોમાં રાગદ્વેષ હોય તો કે આટલું બધું પુણ્ય કરીને ગયા હોય તો કે એમને રાગવેશ કેમ હોય ઈર્ષ્યા ને દેવો ને ઈર્ષ્યા ને રાગદ્વેષ કેમ હોય એમ દેવ લોકોને દેવ લોકો પણ દાદા એમનો માં તો પુણ્ય કર્મ તો એ લોકોનું પુણ્ય કર્મ તો બહુ હોય ને તો કેમ હોય ભૌતિક ભૌતિક અવધિ જ્ઞાન હોય બધું જોઈ શકે કે જ્ઞાની પુરુષ ક્યાં છે એ જોઈ શકે ને જ્ઞાની પુરુષ ને મળવાની ઈચ્છા ના થાય એમને કે એમને અવધિ જ્ઞાન થી બધું જોઈ શકે તો એમને જ્ઞાની પુરુષ ને મળવાની ઈચ્છા ના થાય બધું એમ નહીં મોક્ષ માં જવાની ઈચ્છા ના થાય એમ મોક્ષે જવાની ઈચ્છા ના થાય લોકોને મોક્ષ કરી ઈચ્છા જ્ઞાની પણ જવું જવું એ પોતા આત્મસત્તા રહે ને એમને તમે કહ્યું કે કૃષ્ણ ભગવાને પોતાનું બધું પુણ્ય પેલું નક્કી કરેલું કે આખું જગત મને પૂજે રાઈટ કૃષ્ણ ભગવાને એવું તમારી ચોપડીમાં છે એક ચોપડી કે કૃષ્ણ ભગવાને જેમ પોતાનું બધું પુણ્ય જગતમાં પૂજા એમાં વાપર્યું તેઓ આ બધા કેમ ના કરે મોક્ષ જવા માટે કૃષ્ણ ભગવાન વાપરી શકે કૃષ્ણ ભગવાન આટલું નહીં વાપરેલું એવું વાપરી શકતા હોય ને ખરાશ ના થઈ જાય શું કહે સત્તા કોઈના હાથમાં નહીં આ વર્લ્ડ માં કોઈ નહીં મારી ના સત્તા નહીં કોઈના હાથમાં સત્તા નહીં એવો ભાવ તો કરી શકે ને લોકો એવો ભાવ લાઈન મળવી જોઈએ ને સંજોગો બધા તો પુણ્ય કર્મ આપણા કરતા વધારે ભૌતિક સુખ હોતું એ મંદિર પૂર્ણ હોય કે એનો અર્થ કે જ્ઞાની પુરુષ અહીં મળે જગતમાં એ એમના કરતા વધારે સારું એમ એનો અર્થ એવો થયો કે જેને જ્ઞાની પુરુષ આ જગતમાં મળે એ બધા કરતા વધારે પુણ્યશાળી કહેવાય એ પુણ્ય ની નું બંધી પુણ્ય કહેવાય હા તો બધું એમ ને દેવ લોકો દેવ લોકો આવું દર્શન કરે દેવ લોકો તો ત્યાં આગળ છે શ્રીમંદર સ્વામી પાસે જઈને દર્શન કરી આવે પણ તે હિસાબ હોય એટલો જ વખત થાય ધાર્યું ના થાય ધાર્યું તો કોઈ નહીં થાય વર્લ્ડમાં કોઈ જન્મ્યો નથી તેને શક્તિ હોય પણ દાદા જે હિસાબ છે એ બાજુ ગયા જન્મમાં ભાવ આવે શક્તિ હિસાબ છે વાંધો નહીં કશું સંદાસ જવાની શક્તિ આ તો બધા કરના ઉદય ના આપે ના ત્યાં કરવાનું અમારે એવું શક્તિ નહીં આ તો કર્મના ઉદયમાં નચાય શિવરાશું પણ હું પુરુષ તરીકે પુરુષાર્થ જુદો થઈ ગયો માટે પુરુષાર્થ જુદો રહ્યો પણ કર્મનો ઉદય તો દાદા ગયા જન્મમાં ભાવ કરાય એમાંથી જ કર્મનો ઉદય થાય ને કર્મ નો ઉદય તો ગયા જન્મ ભાવ કર્યા એમાંથી જ થાય ને હા પણ એ પણ એ અંગ્રેજ ચાલના છે ને જ્ઞાની પુરુષ જ્ઞાની પુરુષ મળે તો કે એને કર્મ ના ઉદય માં આવે ને પછી મોક્ષે જાય ને કરે કોણ ભાવ છે તમે પેલા દાખલા નથી આપતા કે રાતે સાડા અગિયાર વાગે મહેમાન આયા અને ભાવ કર્યો કે આ ક્યાં આવ્યા ભાવ કરે એ પુરુષાર્થ કહેવાય ને પાછું તમે નથી કહેતા તમે દાખલો આપો છો ને કે ભાવ નહીં ભાવ તો સાધુ એ નહીં ભાવ છે પણ એ પુરુષાર્થ ભાવ તો તમે આ ગમે ત્યાં ભાવ ભાવ કેવાય નહીં ગમે એના ભાવ કોઈ ભાવ કહેવાય નહીં ભાવ તો થઈ જાય શું થાય થઈ જાય ભાવ કરી શકાય નહીં ભાવ થઈ જાય પણ એ દાદા પુણ્ય ના જોડે થાય ને બધું પાછું ભાવ પાછો પુણ્ય ના હિસાબે જ થાય ભાવ હા પુણ્ય પણ પુનાર બધી નો હોય ત્યારે ભાવ સારા થાય એટલે આવે ક્યાંથી એટલે સુપર હુમન હોય એને પુણ્ય ની બધી પુણ્ય થાય ને જે સુપર હુમન હોય જે સુપર હ્યુમન હોય એનું પુણ્યાનુબંધી પુણ્ય થાય સુપર હ્યુમન જ પુણ્યાનુબંધી પુણ્ય કરી શકે અહીંયા આગળ આવો દેવોને આખો ઝાડો ઉપાધિ ઉપાધિ ઉપાધિ દેવો હા એને પાંચ ઇન્દ્રિયના સુખો નો બધી છૂટ એ કલ્પના કરે ને કે આપણે દસ એકર માં મોટો રાજમહેલ થઈ જાવ ને બગીચો થઈ જાય કલ્પના કરી કે તૈયાર તો આ દુઃખ છે બધી તૈયારીઓ ફક્ત બાર દ્વારકા ઉભો હોય ને તો દ્વારકા બાર આપડે મહેન્દ્ર આયા કોનો મહેન્દ્ર કે છે બહુ તપ કર્યા તો એટલા જ મહેન્દ્ર થયો કે તે તો ડખો ડખા આવી વડવાડ્યો મોટા નોરી વડવાડ્યો બહુ શેની શેની વડવાડ્યો છે ઢેરો ઉપરી પછી એના ઉપરી એના ઉપરી ઉપરી તો આ લોકો તો આ તો બિચારા મનુષ્ય તો જાનવરની પેટ ઉપરી ઉપરીને સહન કરે છે પણ એ ના કરી શકે દેવ લોકો મનુષ્ય ભરું ફરી મળે સારું છે અને આ જે ભૌતિક સુખો ઇન્દ્રિય સુખો છે ને તે સારા જેવા છે આપડે લગ્ન ઉપર તમે ગયા હોય અને દસ પંદર છ મહિના સુધી તમે લગ્ન લગન લગન રાખે તમે શું કરો આ તો બિચારા કાયમ આખું કંટાળી તો પછી એ ઉપર કઈ રીતે ગયા મનુષ્ય દેવ થઈ ગયો એમ કેમ કેવાય તો પછી કે ઉપર ગયા ઊંચી ગતિમાં ગયા કેમ ના કેવાય દેવ ગતિમાં ગયા કેમ કેવાય અને તે ઉપર ઇન્દ્ર રાજા એ બધા તો બધા દસ્તીમાં હોય મોટા માણસો નોના ડખો જો જાય તો નોના ડખો મોટા ડખો ક્યાં આગળ આવ્યું દાદા દેવ લોકો નું રાજ્ય ક્યાં આવ્યું દેવ લોકો નું ને દેવ નું ઇન્દ્ર મહેન્દ્ર સત્તા ખરી મોટી બ્રહ્માના બધા નહીં મજા હોય ને દેવ લોકો બિચારા કંટાળ અહીંયા આવે અને મરવા પેલા અહીંયા માળા હોય ને દુકાવા મળે ખબર પડી ગયા જવાનું થયું ક્યાં આવતા એક થી ચાલુ પાછું એમ પછી પાછું એક એક થી ચાલુ એ લોકો પાછું મનુષ્ય માં આવે એટલે એક એક થી ચાલુ પાછું દેવ માંથી પાછો મનુષ્ય માં આવે મનુષ્યમાંથી જઈ શકે એક જ જલ્દી જાય કે પેલા પાતાળ એવું કોઈ લો નથી આમાંથી જોયેલું હોય કે અહીંયા પહોંચવાનું પછી જન્મ ભૂલી જવાનું રામમોહનભાઈ પૂછે છે જ્ઞાની પુરુષ ને જન્મ મરણ ની સત્તા પોતાના હાથમાં હોય યોગીઓ પોતાનો જન્મ કૃષ્ણ ભગવાન થઈ ગયા હતા ને મારી જવાબ આવી ગયો કે મારી ભાઈ કોઈ આ ભગવાનો ને નહીં તો પછી યોગ્ય કયા કિસ કિસ પૂતગલ ની ઉપર અધિકાર જ નથી આત્માનો આત્મા ઉપર પૂતગલ નો અધિકાર શું કહ્યું બે જુદા સત્તા જ નથી કોઈ કોઈ ને મદદ કરી શકે નહીં કોઈ કોઈને નુકસાન કરી શકે નહીં એવું બધું ઓનો અને તાંબુ બે ભેગા રે એકમેક રે સ્વભાવથી એક થઈ ગયો હોય પણ જુદા પડી શકે કોઈ કોઈને મદદ ના કરે કોઈ કોઈ આ કરે કોમ્પાઉન્ડ ને થયું ત્યાર પછી બદલાઈ જાય બધું મિક્સર છે એક નાની પુરુષ જુદા કરી આલે બે દિવસ નાની પછી નાની પુરુષ થર્ડ લેવલ કઈ તે અમને છૂટું કર્યું ત્યારે બીજા હા ભાઈ કે અદ્ભુત અદ્ભુત અદ્ભુત બહુ પાડતા એવું કેવું એ રાજાને એવું થયું કે રાજા થવાનું સુબો થવાનું પછી પેલો અજીત થવાનું એવું થયું ને? જો તો આવું દુનિયા સાંભળ્યું ના હોય ડેવલપમેન્ટ અધ્યાત્મ અને ઓકાર મંત્રમાં શું છે એ જ છે ને પાંચ પન્નસ છે પાંચ કયા આપવાનું છે? હવે દાદા આપણે ભાવ કરીએ એ જે ચાર્જ થાય છે એનું રિઝલ્ટ આપણને આ ભાવમાં જ મળે આ આ ભાવમાં આપણે ભાવ કરીએ એનો થોડુંક રિઝલ્ટ આ ભાવમાં જ મળે કે બધું નેક્સ્ટ ભાવમાં જ મળે ભાવ કહીએ આ ભાવમાં તો એનું એનું ફળ આપણને આ ભાવમાં જ મળે કે પછી આવતા ભાવમાં જ મળે થોડું ઘણું આ ફળમાં મળે ખરું એવું છે ભૂતભાવ હોય તો આ ફળવું મળે ભૂતભાવ ભૂતભાવ હોય તો આ ફળવું મળે આ ફળવું મળે અને ભાવિ ભાવ હોય તો આવતા ફળવું મળે ભૂત ભાવ અત્યારે ભાવ આપણે કરો પણ એ છે છે તે બધું અમારે પૂછી જોતા નથી તમને કહે કે આ ભૂત ભાવ છે તમે જે બધા આકાર ભાવ ને બધા ભૂતભાવ છે એટલે આ બહુમાં જ ફળ મળવાનું આમાં ભાવિ ભાવ એકવી નથી ડિસ્ટિંગ્વિશ ને ભાવિ ભાવ જ હોય અને ભૂત ભાવ હોય દેવ કેવી રીતે ફરક પાડવો એટલે ભૂત ભાવ અને ભાવિ ભાવ નો ફરક કેવી રીતે પાડવું કીર્તિભાઈ પૂછે છે તો ભાઈ ભાઈ ભાવ વેલો ચડી જાય પેલો મોડો ચડે તાવડા પર ચડાય દે ઘી નાખી ખબર પડે કે આ ભાવી ભાવ છે ને બુદ્ધ ભાવ છે તાવડી પર ચડાવો ખબર પડે ઘી નાખી ખબર હા તમને ભાવ આવે છે ને એ બધા ભૂત ભાવ છે એટલે ભાવિ ભાવ શું હોય છે ડિસ્ચાર્જ હોય બધા જવાના બધા ભાઈ ભાવ ખરાબ કરી નાખ્યો દાદા હવે અમને મોક્ષ નો ભાવ થાય છે દરરોજ સવારના એ કે છે અમને દરરોજ ભવિભવ છે દરરોજ એ કે છે અમને દરરોજ મોક્ષ ના ભાવ થાય છે સવારના પોરમાં તો આ ભાવમાં મોક્ષ થઈ જશે થઈ ગયો છે સિદ્ધાર્થમાં છું એવું એવું બોલે એવું થોડું કઈ નવો રવાજ એ જ મોક્ષ મોક્ષ એટલે સર્વ દુઃખોથી મુક્તિ સંસારી સર્વ દુઃખોથી મુક્તિ એનું નામ પહેલો મોક્ષ નિર્વાણ થાય એ બીજો મોક્ષ શું કહ્યું નિર્વાણ એ મોક્ષ આત્યાંતિક મોક્ષ નિર્વાણ આ બહુ માણી થાય એકાદ બે અવતાર થઈ શકે ભૂતભાવ એક્ઝામ્પલ આપી સમજાય એ બે અવતાર મનુષ્ય ભાવિ ભાવ હોય ને તે તેનો તેજ પાછો અહીંયા અત્યારે ફરી પાછો એનો ઉભો ભાવ થાય એ ભૂત ભાવ થાય ભાવિ ભાવ ફળ રૂપે ભૂત ભાવ થાય અને ભૂત ભાવ પછી આપણને ફળ આપીને જતો રહે ભાવિ ભાવ નું ફળ ભૂત ભાવ એટલા ઘઉં ચોખા ઓળખવા જોઈએ આખું દુકાન ફરી મારી હોય ત્યારે ઓળખાય આત્મા કરતા ભોગતા થઈ શકે ખરો દાદાજી આત્મા કરતા ભોગતા થઈ શકે ખરો ઉદાર થયો નથી હવે આ નવા સાયન્ટિસ્ટો ભાઈ